સાચો ગુરુ સાચો શિષ્ય આ સાધુ સંન્યાસીઓને શું છે કે કોઈને આધીન જ નથી જો કોઈને આધીન હોય તો બંને વચ્ચે ક્લેશ ના થાય ગુરુ શિષ્યને આધીન રહે કાં તો શિષ્ય ગુરુને આધીન રહે તો ઉકેલ આવે ગુરુ શિષ્યને આધીન રહે તો શો વાંધો છે આંખો ના હોય ત્યારે ગુરુ શિષ્યને આધીન રહે જ છે ને તો એક અવતાર છતી આંખે શિષ્યને આધીન રહો તો ઉકેલ આવે મનમાં ગુરુને થાય કે શિષ્ય દુરુપયોગ કરશે એ શો દુરુપયોગ તારો કરવાનો છે એની હાથમાં શી સત્તા છે એ જ પ્રકૃતિનો નચાવ્યો નાચે છે ને એ જ ભમ્મરડો છે ને પણ આજે તો સાચા નિસ્પૃહી ગુરુ જ મળવા મુશ્કેલ છે ગુરુ શિષ્યના ઘાટમાં ને શિષ્ય ગુરુના ઘાટમાં તે ઘાટમાં ને ઘાટમાં જ રહે કોઈને મોક્ષની પડી જ નથી મોક્ષની પડી હોય તો તેના બાપના સમ શિષ્યો વધારવાના ને પૂજવાના જ કામી થઈ ગયા છે એમાં સેંકડે બે પાંચ એક્સેપ્શન કેસ હોય પણ ખરા ભગવાને શું કહ્યું કે સંસારમાં બધું કરજે જૂઠ્ઠું બોલજે પણ ધર્મમાં અવળી પ્રરૂપણા ના કરીશ એની બહુ મોટી જવાબદારી છે ભગવાને કહેલા આવા વાક્યોને દાબી દીધા છે કારણ કે જાણે કે લોકો જાણી જશે તો શું થશે ભગવાને તો ઘણું કહ્યું છે વિતરાગોના વખતના આચાર્યો મહારાજો કેવા ડાયા હોય એસી વર્ષના આચાર્ય મહારાજ હોય અને અઢાર વર્ષનો નવો દીક્ષિત સાધુ હોય તે મોટા આચાર્યને કહે કે મહારાજ મારું જરા સંભાળશો ત્યારે મહારાજને મહી એટલું બધું લાગી આવે કે મારી આટલી બધી અજાગૃતિ કે સામાને નાનાને આવું કહેવાનો વારો આવ્યો જૈનના આચાર્ય તો સામાનું સાંભળે અરે વિધર્મીનું એ ઠંડે કલેજે જરાય કશાય કર્યા વગર સાંભળે આજે તો કોઈ કોઈનું સાંભળવા જ તૈયાર નથી આચાર્યો તો કેવા હોય એક આંખ કાઢો તો સો શિષ્યોને પરસેવો છૂટી જાય તેમને વળવું ના પડે ખાલી આંખથી જ કામ થાય શીલ જ કામ કરે આચાર્ય તો શીલવાન હોય આ શિષ્યોને માથે તો ભય જોઈએ પોલીસવાળાનો ભય ના જોઈએ પણ શીલનો ભય જોઈએ ખાલી હવાથી જ ભય રહે આ અમારી પાસે કોઈ કાયદો નથી છતાં બધા શેનાથી કાયદામાં રહે છે અમારા શીલથી વીતરાગને ત્યાં કાયદો ના હોય એ તો પક્ષાપક્ષીથી દૂર હોય તમને બે ઉપવાસ કરવાની ઈચ્છા હોય તો મહારાજ આશીર્વાદ આપે કે બે ઉપવાસ કર તો પેલાને મહી રહ્યા જ કરે અને ગપોલિયું ના મારે તેને વચન બળ કહેવાય આ તો શિષ્ય મહી બબડતા મહારાજની આજ્ઞા પાળે સાચા ગુરુ અને સાચા શિષ્ય વચ્ચેનો પ્રેમનો એવો આંકડો હોય કે ગુરુ ગમે તે બોલે પરંતુ શિષ્યને બહુ ગમે જ્યાં જૈન ત્યાં કશાય નહીં ને જ્યાં કશાય ત્યાં જૈન નહીં વીતરાગોનો માર્ગ તો કશાય રહિત થવું તે છેલ્લા પંદર અવતાર રહ્યા ત્યારથી જ વીતરાગ ધર્મ પામ્યા કહેવાય જીનનું સાંભળે તે જૈન જૈનને તો કરારપત્ર ના હોય એને તો વચનથી જ કામ થાય આ લશ્કર પોલીસ એ બધું જૈનો માટે ના હોવું જોઈએ વેરો જ એકલો જૈનો માટે હોવો જોઈએ હવે આ બધાનો અંત આવી જશે આ દુષ્મકાળનો અંત આવી રહ્યો છે સત્તા દુષ્મકાળની રહેશે પણ એનો અંત આવી રહ્યો છે હજી આ બફારો સાત વર્ષ સુધી રહેશે